અહીંયા બારમા શ્લોકમાં જે કર્મના સંબંધમાં કીધું છે ને કે કર્મ કરવા સમય અને ફલ આપવાનો સમય દુઃખરૂપ હોવાથી ભક્તિ ન હોય તો પુરુષાર્થ રૂપ થતું નથી ભક્તિના અભાવમાં એની પુરુષાર્થ રૂપતા સાધન ફલ બંનેમાં ન બતાવી તો એની ફૂટનોટમાં એવી રીતે લખીએ છીએ કે કારણ કે ભવિષ્યમાં સંસારને ઉત્પન્ન કરાવે છે તો એમાં ત્રણ પ્રકારના જે કર્મ બતાવ્યા કામનાથી કરાતું જ્ઞાનના અનુરૂપ અને ઈશ્વરને આરાધના રૂપ એમાં સૌથી પહેલાના વર્ણનમાં આવું કીધું કે કર્મ ફલ અને સાધનમાં જે ન હોય તો એ પુરુષાર્થરૂપ થતું નથી તો પુરુષાર્થરૂપ થતું નથી એટલે કે ભવિષ્યમાં પાછી સંસાર ઉત્પન્ન કરાવનારું થાય તો હવે એ વ્યક્તિ જો કામના પૂર્તિ માટે જ એ કર્મ કરતો હોય તો પછી પુરુષાર્થરૂપ થતું નથી એવું કહેવાય કેવી રીતે એટલે કે ભવિષ્યમાં સંસાર ઉત્પન્ન થશે તો કામના છે એટલે તે સંસાર પેદા થયેલો જ છે ને એવું આમાં એવું કેવી રીતે સમજવું કર્મ નગર બીજા પેરેગ્રાફ જ્ઞાન પૂરું થાય છે ને બધું ઉત્તરાર્ધથી કર્મને પણ ભક્તિની જરૂર રહે છે એમ કહે છે સદા અકલ્યાણકારી શબ્દોથી કહી દેલા પછીની લાઈન કર્મ કરવા સમય દીદી જીજી અહીં એવું હા ચલો જીજી હા બોલો બોલો હા જીજી આમ તમારો અવાજ આવે છે બોલો હા તો અહીં જે કામનાથી કરાતું એ સમજાવે છે કે તેથી કામનાથી ન કરવું જોઈએ એવું એવું છે અહીં નહીં તો પુરુષાર્થરૂપ નહીં થાય જો કામનાથી હશે તો એવું સમજાવવા માટે કામનાથી કરાતું એટલે કામનાથી ન કરવું જોઈએ એ સમજાવવા માટે કહી રહ્યા છે એવું મને સમજાય છે ના એટલે એ તો અહીંયા સ્પષ્ટ કીધેલું જ છે કે તે પૈકી પહેલામાં ભક્તિની જરૂર છે તે સદા અકલ્યાણકારી શબ્દોથી કહે છે કર્મ કરવા સમય અને ફળ આપવાના સમય ગુરુ હોવાથી ભક્તિ ન હોય તો પુરુષાર્થ રૂપ થતું નથી એટલે ભગવત શરણાગતિની ભાવના ન હોય ભલે ને કવિ કામનાથી કરતો હોય તો પણ જેમ કાકા કાલે કીધું કે એની તો મજબૂરી છે મતલબ કે એને પોતાની ઈચ્છિત વસ્તુ જોઈએ છે એટલે તો એને જે ઉપાય છે એ બધું કરવા માટે રેડી છે કે શરણાગતિ વગેરે પોસિબલ નથી તો એ પણ એ કરી ના શકે એટલે એ કામનાથી જ એ કર્મ તો કરી રહ્યો છે અને ફળની ઈચ્છાથી જ કરે છે તો ફલ પ્રાપ્તિમાં ભક્તિની આવશ્યકતા છે એના રહીતનું જો એ કર્મ છે સાધન છે તો એ પુરુષાકૃત થતું નથી એવું એનો વાક્યનો અર્થ છે ને પુરુષાકૃત થતો નથી એમાં પૂછનો એવી આપેલી છે કે કારણ કે ભવિષ્યમાં સંસારને ઉત્પન્ન કરાવે છે તો કામના વાળો કરતો હોય કર્મ એની કામના છે એનો મતલબ કે સંસાર તો પેદા થયેલો જ છે ને અહીં એવું નથી લાગતું રાજા કે શરણાગતિ હશે તો એ કામના નહીં હોય પ્રભુ શરણાગતિ એટલે શું કે પ્રભુ જે મને આપશે ને જે પ્રભુના થઈને રહ્યું છે એવી શરણાગતિનો ભાવ નથી ત્યારે તે બી કરી રહ્યું છે એવું નહીં સમજી શકાય એટલે શરણાગતિની કમી છે હા હા એટલે કે કોઈક ભલે લૌકિક પારલૌકિક મતલબ સ્વર્ગાદી લોકની કે કોઈ પણ જાતની એ કામનાથી જે કર્મ કરી રહ્યો છે પણ એ કર્મમાં જે ભક્તિ નથી તો પટના સમયે મતલબ એની જે સાધના છે પુરુષાર્થ રૂપ બનતી નથી એવો વાક્યનો અર્થ છે એટલે શરણાગતિ નથી તેથી કામના છે એવું મને કંઈક સમજાય છે પછી કરો જો ના એવું નહીં કામના છે અને કર્મ કરો છો કામના પૂર્તિ માટે તો પણ શરણાગતિ તો આવશ્યક છે જ ભક્તિ તો આવશ્યક છે એના વગર એ કર્મ પણ તમને ફળ આવે એવું સેન્સ છે હેલો હા હા રાજા મને એમાં એવું સમજાય છે કે આ જે આઠ નંબરની ફૂટનોટ છે ને કારણ કે ભવિષ્યમાં સંસારને ઉત્પન્ન કરાવે છે એટલે એ કર્મ જો ભક્તિ વગર કરવામાં આવે ને તો સંસારને ઉત્પન્ન કરાવે છે એવી રીતે એ ફૂટનોટ અર્થ લેવાનો છે અરે પણ જો એ કહું છું સિદ્ધ કરી રહ્યો છે કર્મ કામનાની પૂર્તિ માટે કરે છે મતલબ સિદ્ધિ મતલબ નથી એને તો પોતાનું ફળ જોઈએ છે જે એની ઈચ્છિત વસ્તુ છે લૌકિક પારલૌકિક સ્વર્ગાદી લોકો તો હવે પછી ફરીથી સંસારને ઉત્પન્ન કરાવનારો તો સંસાર પેદા થયેલો જ છે એટલે તો એ કામના પૂર્તિ માટે કર્મ કરે છે એટલે કે હોય એનો મતલબ કે કામના જ ન હોય કામના છે મતલબ સંસાર છે જ તો પછી ભક્તિ રહિત કરે તો ફરી સંસાર ઉત્પન્ન કરાવે એવું કેવી રીતે કરશે ના એવી રીતે અર્થ નથી લેવાનો એટલે આપણે એટલે એ જ કોમ્પ્લિકેશન અહીંયા આગળ એવી રીતે એની લેંગ્વેજમાં છે અર્થ એવી રીતે લેવાનો છે કે ત્રણ પ્રકારના કર્મ બતાવ્યા એમના એમાં કામનાથી કરાતું કર્મ જો ભક્તિ રહિત કરવામાં આવે તો સંસાર ઉત્પન્ન કરે છે ભક્તિ સહિત કરવામાં આવે તો એ સંસાર ઉત્પન્ન કરતું નથી એટલે ભક્તિની અહીંયા નેસેસિટી બતાવે છે ને કર્મને પણ ભક્તિની જરૂર રહે છે તો ભક્તિની જરૂર જરૂર રહે છે એટલે જો ભક્તિ વગર કરાશે તો તો એ સંસાર જ ઉત્પન્ન કરશે એમ એટલે આ લેંગ્વેજની કોમ્પ્લિકેશન છે ને એટલે આપણે મને પણ શરૂઆતમાં એવું જ લાગતું હતું ના લેંગ્વેજની કોમ્પ્લિકેશન નથી હું સીધું સીધું એ જ અર્થ છે કેમ કે કર્મ કરવા સમય અને ફલ આપવાનો સમય એટલે કાકા કાલે એ ક્યારે એવા કેવું બોલ્યા હતા એ વાક્ય કે જે ફલધામનાથી કોઈ પણ કર્મમાં પ્રવૃત્ત થયો હોય હવે એને તો મેં એટલે લોકાર્થીનું પણ એક્ઝામ્પલ ત્યારે આપ્યું હતું કે એ વ્યક્તિને તો પોતાના કર્મથી મતલબ છે રિઝલ્ટથી મતલબ છે એ કૃષ્ણ આપે બીજો કોઈ દેવતા આપે કે કોઈ પણ આપે એને પોતાનું ફળ જોઈએ છે હવે કૃષ્ણથી મળતું હોય તો કૃષ્ણથી લઈ લે છે શિવથી મળતું હોય તો શિવથી લઈ લે છે ત્યારે જ મેં એ ક્વેશ્ચન ઉપાડ્યો હતો ને કે બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરેની જે પ્રણુકતાઓની જે વ્યવસ્થા છે એ સંદર્ભમાં એટલે આ ચોખ્ખે ચોખ્ખું કામના જે કર્મો પ્રવૃત્ત થયા માટે કીધું છે કે તમે સકામ કર્મ કરો કે નિષ્કામ કર્મ કરો જેવી રીતે સાંખ્યના વિષયમાં હતું કે તમને ઈશ્વરનું અવલંબન કર્યા વગર તો તમારી કેટલી યુક્તિઓ તો ઉત્પન્ન થઈ જ નથી શકતી એટલે ભલે તમે સગુણ ઈશ્વર માનો પણ એક્સેપ્ટ કરવો જ પડે એવી રીતે અહીંયા પણ ઈચ્છાથી તમે કોઈ ફલકામનાની ઈચ્છાથી પણ કોઈ કર્મ કરો છો તો પણ તમને ઈશ્વરની શરણાગતિ તો સ્વીકારવી જ પડે એના વગર તમારું એ ફળ પણ તમને મળે નહીં એવું ચોખ્ખું ચોખ્ખું સેન્સ છે આ વાક્ય હા હા રાજા રાજા આપણે દૈવી એશા ગુણની માયામાં કર્યું કે માયા એટલે શું છે કામનાઓ બધી તો જે શરણાગત માયા મેં તો પરમથી તે જે મારી શરણે આવે છે તે માયાને ધરે છે ત્યાં કર્મ માર્ગમાં પણ શરણાગતિ છે અને શરણાગતિ શરણાંગત મારો થશે તો એ કર્મમાં જે કામનાઓ છે તેને કરશે એ એટલે જે પણ હું એ કહું છું કે આ નો અર્થ એવો છે કે જે કામના પૂરી કરવા માટે કર્મમાં પ્રવૃત્ત થયેલો વ્યક્તિ છે કેમ કે કર્મના ત્રણ ભેદ બતાવ્યા હવે એમાં કામના કામનાથી કરાતું જ્ઞાન ના પણ ઈશ્વર ની આરાધના રૂપ હવે જો એ નિષ્કામતા હોત તો તો યાદ ચારના અનુરૂપમાં આવવું જોઈએ ને ઈશ્વરની આરાધનામાં આવવું જોઈએ કામના પૂર્તિ માટેમાં આ વાત આવવી જ નહીં જોઈએ કામના પૂર્તિ માટે જ આ વાત આવી છે કે તે પૈકી પહેલામાં ભક્તિની જરૂર છે એટલે કામનાથી કરાતું જે કર્મ છે એમાં પણ ભક્તિની આવશ્યકતા છે એ જ વાક્યનો અર્થ છે નેક્સ્ટ સેન્ટેન્સમાં જે લખ્યું છે ને કે તે પૈકી પહેલામાં ભક્તિની જરૂર છે પહેલું એટલે કામનાથી કરાતું એમાં પણ ભક્તિની આવશ્યકતા છે આ એટલે પણ એ તો આપણે કર્યું ને રાજા કે સોરી રાજા હું બોલું છું હા કે દાખલા તરીકે કોઈ કામનાથી આપણે કોઈ દેવનું ભજન કરતા હોઈએ પણ જેટલા સમય સુધી આપણે એ એ કામનાની પૂર્તિ ના થાય ત્યાં સુધી તો એ દેવનું અનન્ય થઈને રહેવું પડશે ને પણ જો એ એ બી સમય છૂટી જશો તો તો તમારો સંસાર જ ઉત્પન્ન થઈ જશે પણ જો એટલા પીરિયડ પૂરતા પણ તો તમે એ દેવના અનન્ય થઈને ભક્તિ પૂર્વક તમારી કામનાની પૂર્તિ માટે એ દેવનું ભજન કરશો તો આગળ જતા કદાચ નિષ્ઠા થાય એટલે એ એ સેન્સમાં પણ કદાચ અહીંયા ભક્તિની વાત આવતી એમ એ ભજન અનન્યતા તો બાલવડમાં મહાપ્રભુજીને જે સ્વર્ગ અને મોક્ષની કામના માટે પણ બતાવ્યું છે કે શિવ અને ની ઉપાસના કરો ભોગ અને મોક્ષ માટે તો એમનામાં પણ કદાચ તને તબિયતાની આવશ્યકતા છે પ્રોબ્લેમ પણ નથી જે સમસ્યા છે એ પુરુષાર્થ રૂપ નથી એનો જે અર્થ કરે છે કે ભવિષ્યમાં સંસારને ઉત્પન્ન આવે છે એનાથી છે કે કામના વ્યક્તિને છે કોઈ પણ લૌકિક હોય કે પારલૌકિક હોય એનો મતલબ કે જીવ સંસારી છે હવે એમાં ફરીથી સંસાર ઉત્પન્ન કરાવે એનો મતલબ છે એ પછી રાખવાનું હા હા હા ઉત્પન્ન કામના છે નહીં તો નિષ્કામતા આવી જાય ને એટલે પણ ટેમ્પરરી હા ટેમ્પરરીની જ અહીંયા વાત ચાલે છે કારણ કે ભક્તિ એટલે કામના પૂર્તિ માટે તમે ભજન કરો છો એટલે એ બધું જે કંઈ બી ભક્તિ છે એ બી ટેમ્પરરી જ છે અહીંયા આગળ એટલું તો આપણે સમજી જ જવાની છે વાત ભક્તિ એટલે એની અનન્યતા શરણાગતિ ટેમ્પરરી છે પણ ટૂંકમાં એમ એની કામના પૂર્તિથી મતલબ છે થી મતલબ નથી જ્યારે કામના પૂરી જાય ત્યારે એ તો મને ખબર છે તો હું સમજી ગઈ પણ આમાં જેટલી ખાલી ફૂટનોટનો અર્થ છે ને સમજતા છે ભવિષ્યમાં સંસારને ઉત્પન્ન કરા તો કામના છે એનો મતલબ જ કે એને અનંત અનંત લાગે છે પછી હવે ફરીથી સંસારને ઉત્પન્ન કરાવવાની જરૂર જ છે કે ઉત્પન્ન થયેલો જ છે એની અંદર હા હા બરાબર આનો મને એવું સમજાય છે એ આમાં જે ટિપ્પણી છે ને પુરુષોત્તમજીના નો અનુવાદ છે કે છે એ સંસાર સંભવાત શું છે આમાં આગળ ભવિષ્યમાં હા એટલે જે બકામ કર્મ ભક્તિ રહિત જો હોય તો આગળ જઈને સંસાર ઉત્પત્તિ કરાવનારું બને પણ સકામ કર્મ પણ જો ભક્તિ સહિત હશે તો लोकापि चेत् भजेत् कृष्णं क्लिष्टो भवति સર્વતા અને ક્લિષ્ટોથી જે ભજે કૃષ્ણ લોકો નશ્યતિ સર્વથા એ ન્યાયથી પ્રભુ એના ઉપર કૃપા કરીને એના સંસારનું નિવારણ કરશે જો ભક્તિભાવ નહીં હોય ને કેવલ કામના પૂર્તિ માટે કર્મ માત્ર છે તો પછી એ તો સંસાર સંસારજનક થશે આગળ પણ જે મેં કાલે ક્વેશ્ચન આન્સર ના કર્યું તો અહીંયા પણ એ પ્રોબ્લેમ છે કે એ વ્યક્તિને ફળ જ જોઈએ છે જેમ જોઈએ છે એટલે કોઈ સાંસારિક ભોગની ઈચ્છા છે એની પૂર્તિ માટે જે કર્મ થાય છે તો પછી કોઈ ભક્ત હોય મતલબ કે કોઈ એની વૃત્તિ એ જાતની હોય ને એના લોકોનો નાશ કરાવે ભગવાન એ તો અલગ વાત છે પણ એ પ્રવૃત્ત જે ઈચ્છાથી થયો છે તો પછી એવું ફળ આપવાની જરૂર શું હોય એમાં એવું ફળ જે લોકને નાશ કરવા વાળો જે ફળ છે ને મતલબ કે ભગવાન એમના લોકને નષ્ટ કરી દેશે જે ભક્તિ ભાવ વાળો હોય છે હા હા એ વ્યક્તિને પોતાને કામનાથી મતલબ છે પોતાના ફળની જેને ઈચ્છા છે એવું નથી એવું માનવું આવશ્યક નથી જો મૂળમાં શું વાત કહેવામાં આવી રહી છે કે ભક્તિ રહિત અગર સાંખ્ય છે કે ત્યાગ છે અથવા તો જ્ઞાન છે એ પણ નથી શોધતું તો આ ત્રણ પ્રકારના જે કર્મો છે એ સોગવા તો ન જ હોય અહીંયા એમ વાત કહેવા માંગી રહ્યા છે તાત્પર્ય છે કે આ બધાની અંદર ભક્તિ સહિત હોય તો જ એની શોભા ભક્તિ રહિત હોવા પર એની શોભા નથી ભક્તિની દૃષ્ટિથી અહીંયા દરેક જગ્યાએ ભક્તિની આવશ્યકતા હોવી જોઈએ એવું અહીંયા પ્રતિપાદન કરવા ઈચ્છે છે હા ભક્તિ બધી જગ્યાએ આવશ્યક છે તો એ શોભે છે નથી ભક્તિ તો એ અભદ્ર છે શોભતી નથી એક તો અહીંયા એ વાત સમજવી જોઈએ કે જ્યારે અગર કોઈ ભક્તિ રહિત છે તેને પણ ભગવાન એ જે સાધનને છે સાધન અનુસાર મિલનારું જે ફળ છે વિવિધ ફળ છે તો એને પ્રદાન કરશે એમાં તો એને અટકાવી નહીં શકે ભગવદ્ ગીતાની અંદર પણ સર્વત્ર આ જ વાત ઉપર ભગવાનનો જોર જોવા મળે કે જે જે પણ સાધનાઓ એવી છે કે જેમાં ભગવાનનો કોઈ રીતે પણ સંદર્ભ નથી લઈ રહ્યો સાધક તો ભગવાન એનો આગ્રહ કરી રહ્યા છે કે એને કોઈ પણ રીતે યોગ કરે એટલે મારી સાથે જોડ એને એ આગ્રહ ભગવાનનો સર્વત્ર ગીતામાં પણ છે અને એ જ વાત અહીંયા પણ કહેવામાં આવી રહ્યું છે નારદજી દ્વારા કે કોઈ પણ જાતનું ચાહે કામ કર્મ કેમ નથી જ્ઞાનાંગ કર્મ કેમ નથી કે પ્રભુને અર્પણ કરવાની રીતે થયેલું કર્મ કેમ નથી પણ એ દરેકની અંદર ભક્તિની આવશ્યકતા છે તો હવે જો એવું કર્મ છે કે જે વ્યક્તિ સકામ કરી રહ્યો છે તમારો મુદ્દો એ છે કે જે વ્યક્તિ સકામ કરી રહ્યો છે એને કૃષ્ણની અપેક્ષા જ નથી કે એને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય કે એ નિષ્કામ બને કે એની સંસારની નિવૃત્તિ થાય એ જાતની એને અપેક્ષા જ નથી એ નથી તો એ અશોભિત છે સાચી જ વાત છે આમાં જે સંસાર ઉત્પન્ન કરાવે છે એ શબ્દથી એવું હતું કે જે વ્યક્તિ કામના પૂર્તિ માટે રહી રહ્યો છે કોઈ પણ જાતની કામ નથી તો હવે એ વ્યક્તિને તો સંસાર પેદા થયેલો છે એની અંદર એટલે કે અહંતા મનતા હોય તો જ એને કોઈ જાતની લૌકિક પારલૌકિક કામના હોય તો હવે ભક્તિ રહિત અગર હોય એ જ કર્મ કામના પૂર્તિ માટે કરાવતું કર્મ તો સંસારને ઉત્પન્ન કરાવનારું થાય કે ભક્તિ સહિત હોય તો સંસારને ઉત્પન્ન નથી કરાવતું એવું એને સમજવાનું હવે કામનાથી ગઈ રહ્યો છે તો સંસાર એનામાં ઉત્પન્ન થયેલો છે એટલે અહંતા અહંતા વાળો જ એ જીવ છે હવે ભક્તિ સહિત પણ અગર કરે તો એ હંડ્રેડ પર્સન્ટ નક્કી છે ભગવાન એની એ લોકની જે ઈચ્છા છે ખતમ જ કરે હંડ્રેડ પર્સન્ટ આ બીજું એ તો હોય કે આ જે સંસાર ઉત્પન્ન કરાવવા જતું છે એનું કામની દવા પૂરી થઈ જાય પછી બીજું કામ ન બરોબર છે કે હા પણ મતલબ લિંગ એ કામનાથી કરાતું કરવું એટલે જ છે ને જીવ એમ એટલે પાછું એટલે કર્મ પૂરું થઈ જાય તો કદાચ પણ જે હવેની જે ભક્તિ છે એ પણ છે ને એની ભક્તિ એટલે કે એને જે પણ હવે મતલબ એ મને મારી કામના પૂરી કરવી છે ભગવાન મારી પાસે કોઈ ઓપ્શન નથી કર્મમાં પણ ભક્તિની આવશ્યકતા જેવી છે ભક્તિ તો સેકન્ડરી મેટર છે સેકન્ડરી મેટર છે પણ હવે એ કરી રહ્યો છે પણ એ જે કીધું ને કે એના વગર એ શોભતું નથી એ કર્મ કે એ જેની અનુરૂપતા છે એ નથી થતી કે પુરુષવાદ એકતા નથી થતી તો હવે એ વ્યક્તિ જે કર્મ કરશે એના માટે ભક્તિ પણ થઈ શકી છે મતલબ મારી કામના પૂરી થાય એટલે તો ધરતીનો પ્રવૃત્તિ થયો છે ને હા કર્મમાં સોરી તો એ કર્મમાં પ્રવૃત્તિ પણ મતલબ એ ભક્તિમાં પણ પ્રવૃત્તિ એની એ કામના પૂર્તિ માટે જ છે તો પછી ભગવાન કેમ એને લોકોને નુકસાન ખતમ કરે એટલે એના રહેલું જે ભક્તિનું તત્વ એનાથી પ્રભુ એક્ઝામ્પલ લઈએ હવે એમણે જે ભગવાનની આરાધના કરી કે તપસ્યા કરી એ રાજ્ય પ્રાપ્તિ માટે જ કરી ભગવાન જયારે એમની માતા કીધું કે ભગવાન પાસે જઈને માંગો તો કર્યું તો ભગવાને કેમ એમની લોક આશક્તિ ખતમ કરી છે એમને જે જોઈતું હતું એ જ આપ્યું છે ને ભગવાને એટલે ભક્તની અંદર પણ જો એવી કોઈ આસક્તિ રહી જતી હોય તો પ્રભુ એ આસક્તિને પૂર્ણ કરાવીને શુદ્ધ કરે છે પણ અહીંયા તો ભક્તની વાત નથી ધર્મ વલણ સમજાઈ ગયો છે એ મને સમજ એનો આપે છે પણ છે કે ભક્તિ સાધન તરીકે એમણે લીધું છે એના માટે ભગવાનથી પણ મતલબ નથી એને પોતાનું એ અર્થ જોઈએ છે જેના માટે એને કાર્ય કર્યું છે એટલે હવે ભગવાન ને એવો આડો પર આપવાની જરૂર છે કરાવે હું એમ કહું છું કે કોઈ ભક્ત હોય જે દેવજીના એક્ઝામ્પલમાં એમ ખબર છે ચલો કે એ જીવ ભક્ત છે ને એમાં એ જાતની કોઈ મોટી વાત છે તો ભગવાન એવું વિચારે કે એ જે ચલો છે વાર્તામાં પણ આવે ને ભગવાન આપણે જીતી ગયેલો પેલા તારા પ્રતિક્રિયા કરી છે કે તારા પિતાને જે problem પૂરી કરી અને પછી દીકરા લેવામાં આવે તો એ જાતનું ભણવાનું પણ નેચર છે કે કોઈ લૌકિક આપત્તિ હોય તેને પૂરી કરાવીને પછી પોતાના પણ એ તો ભક્ત માટે વાત છે ને અહીંયા તો એ માર્ગીની વાત ચાલી રહી છે એમાં એવું કેમ ભગવાન ફલે એ તો એ વાત સમજવી જોઈએ કે આમાં માર્ગી એ જાતનું કોઈ ટાઇટલ આપણને આપવાની જરૂર નથી માર્ગી એવું એક અલગ વસ્તુ છે અહીંયા તો કર્મ ત્રિવિધ છે એટલી જ વાત કહી રહ્યા પણ તો બહુ સારું કામ છે જ્ઞાની પણ તો કોઈ કર્મ કરતો હોય છે અહીંયા આપણે એ વિકલ્પો બધા ખુલ્લા રાખવા જોઈએ એને કોઈ માર્ગ સાથે બાંધો ન જોઈએ હવે રહી વાત એટલી છે કે કોઈ ભક્તિ રહિત કેવલ સકામ કર્મ કરી રહ્યું છે અને એ ભક્તિ સહિત કરી રહ્યો છે સકામ જ કર્મ છે પણ ભક્તિ સહિત કરી રહ્યો છે એમાં કંઈક અંતર છે કે કેમ હવે જો ભક્તિ સહિત કરનારો છે શ્રેષ્ઠ છે શ્રેષ્ઠતાના એનું રિઝલ્ટ શું આવી શકે એક રિઝલ્ટ એ છે જે આપણે અનુગ્રહના પ્રકાર જોયા કે આર્થો જિજ્ઞાસુ અર્થાર્થી અર્થાર્થી ભક્તિ છે એની જે અર્થના છે એને ભગવાને પૂર્ણ કરી ભગવાન દ્વારા જેની અર્થના પૂર્ણ થતી હશે એ અર્થ એવો અર્થ નહીં હોય કે જેને બીજા ઓર શ્રેષ્ઠ અર્થ માટે ઓર એને લલચાવે એ અર્થના એની એવી એવી થશે એની પૂર્તિ કે ત્યાંથી એનો અર્થાર્થિતા એની શાંત થઈ જશે એ તાત્પર્ય છે કેમ કે જો અન્ય દેવતા દ્વારા પ્રાપ્ત થતું જે ફલ છે એ કામિત ફલ પ્રાપ્ત થાય અને પછી ઓર વધારે શ્રેષ્ઠ ફલ માટેની કામના કોઈના વ્યક્તિની જાગૃત થાય તો એ તો એ જાતનું જ ફલ જો ભગવાન સકામ કર્મ કરનારને ભક્તને પણ જો આપતા હોય તો તો પછી એમાં ભગવાનનું કોઈ વૈશિષ્ટ્ય રહ્યું નહીં તો ભગવાન એવું ફલદાન કરે કે જે જેનાથી એને એની કામના સંતુષ્ટ થઈ એ પણ એનો અનુભવ થાય અને સાથે સાથે એ કામના ફરી પાછી બીજી કોઈ પ્રાર્થના કામનાને પેદા ન થાય એવું કઈ એવું એના આગળના કોર્સ કોર્સને આપણે ડિસાઇડ ના કરી શકીએ પ્રભુ કંઈ બીજું પણ કરી શકે જેમ ધ્રુવજીની ઈચ્છા હતી તો ધ્રુવજીને એટલા કેટલા અનંત વર્ષો સુધી એ રાજ્ય સુખ આપ્યું તેમ છતાં પણ એની ભક્તતા તો રહી એવું ઉત્કૃષ્ટ ભક્ત હતા એવું છે બીજું જે અહીંયા જ્ઞાનના અંગરૂપ જે કર્મ કીધું છે ને સેકન્ડ ટાઈપ એમાં અહીંયા એવું લખ્યું છે કે બીજામાં ભગવાનને સમર્પણ કર્યા વિના જ્ઞાનનું અંગપણું જ થતું નથી તો હવે એ કર્મની જ્ઞાન રૂપતામાં સમર્પણની શું જરૂરિયાત છે એટલે કે સમર્પણનો રોલ શું છે ટિપ્પણીમાં નથી રોલમાં જ છે બીજામાં એટલે બીજું પ્રકારનું જે કર્મ છે જ્ઞાનના અંગરૂપ એમાં ભગવાનને સમર્પણ કર્યા વિના જ્ઞાનનું અંગપણું જ થતું નથી એમાં ગીતાજી ગીતાજીને કોટ કર્યું છે કે જે કાંઈ તું કર તે મને અર્પણ કરે એ ભગવદ્ ગીતામાં કહેલું છે કે હા ભગવાનને કર્મ અર્પણ કરવાથી જ તેના બંધનથી છૂટાય છે તો હવે મતલબ જ્ઞાનીના વિષયમાં આ કેવી રીતે છે હા એટલે કે જ્ઞાનના અંગરૂપ જે છે એટલે હવે એ જ્ઞાનની જ્ઞાન રૂપતા શું એમાં એ કર્મની અંદર કે સમાપવાનો રોલ શું ને એમાં જે ગીતાજીનું વચન આપ્યું છે કેવી રીતે મને મતલબ એ વચન જ્યાં સુધી મને યાદ છે ત્યાં તો તું જે કંઈ પણ કરો મતલબ ભગવાન જે કીધું ને કે તું દાન કરે કે જે યત્તરસી યદસ્યાસી યજ્જોહોસી દદાસી યત તપસ્યતિ કૌંતેય તત્પુરુષો મદર્પણમ એમાં જ્ઞાન રૂપતા શું છે મતલબ જ્ઞાનના અંગનું જે કર્મ એવું એનો ટાઇટલ આવશે એટલે જ્ઞાન જ્ઞાનના અંગભૂત કર્મનો મતલબ એ છે કે જે જ્ઞાન માર્ગી હશે એ જ્ઞાન માર્ગી પણ વિહિત સંન્યાસ કર્મણાનો પુતજ્યતે મોહાત પ્રત્યે પરિત્યાગ કામત પરિકીર્તિતા એમ જે ભગવાન કહે છે કે વિહિત જે કર્મ છે એ કર્મનો ત્યાગ તો નહીં કરવો અને તે મોહ હોય કર્મના અવ આદેશમાં આવીને નિર્વિચર્ણોનો પણ જો ત્યાગ કરી દેશે તો એક પ્રકાર સે કામસ ત્યાગ કેરા છે એટલે યજ્યો દાનમ તપસ્તીવો તાવનાની મનિષિ ના યજ્વિદાનન સ મત્યાજ્યં કાર્ય નિવત આને તો મૂંઝ છોડવા દીધું યજ્યદાનને તપસ્યા છે એ એ ગાનમાર્ગી છે એના માટે પણ આવશ્યકタル છે પણ કોઈ પણ કર્મ હોય ચાહે એ પોતે ભલે જ્ઞાન માર્ગી છે પણ એનું કર્મ અગર ભગવદ અર્પણ કર્યા રહિત છે તો એને ફરી પાછું કર્મ કોઈને કોઈ નવું બંધન પેદા કરશે એટલે યત કરોશી યદસ્નાસી યદ જુહોશી દદાસી યત કરોશી યજ્ઞ દદાસી દાન યત તપસ્યથી તપ તત્પુરુષો મદર્પણ એ તું માને અર્પણ કર જે જ્ઞાન માર્ગી જે કંઈ પણ કર્મ કરે છે એ કર્મને આધારે ભગવદ અર્પણ નથી કરતો તો એ કર્મ ફરીથી કોઈ નવા બંધનને પેદા કરે છે પણ અર્પિત કર્મ છે તો પછી એ મોક્ષ કરાવશે અને કર્મ બંધનમાં નહીં જાય એ જ્ઞાનનો સાયાદી બની જશે જ્ઞાની માટે એમ પણ બધા કર્મો નિષ્કામતાથી એ કરે છે ને એટલે જેટલા પણ એના કર્મો આવતા હોય નિષ્કામ કરે ભગવદ અર્પણ હોવું અને નિષ્કામ હોવું એવા પણ મતલબ માત્ર નિષ્કામતાથી પણ તો મુક્તિ મળી જ જાય છે ને સર્વ માર્ગી હશે જ્ઞાન માર્ગી મતલબ જે જ્ઞાન માર્ગી જેવી તો ઉપર અત્યારે ઈશ્વર શાંતિ વાળો જોયો તો હવે એ વ્યક્તિ જે પણ વર્ણાશ્રમના નિયમોનું પાલન જીવન જીવનભર વાનપ્રસ્થ સુધી કર્યું હોય સંન્યાસી થયા પછી પણ જે સાંખ્યની પ્રક્રિયામાં આપણે બાલ્યમાં બતાવી એવી રીતે તો ત્યાગ કરીને પણ જે પણ એ બધા કર્મો કરે છે હવે એમ સમજો કે એમાં ઈશ્વરનું રોલ ભક્તિ પ્રત્યેના અર્થમાં ન હોય એવા રૂપમાં બ્રહ્મને જાણતો હોય હવે એવો વ્યક્તિ પણ જે પણ નિષ્કામ કર્મો કરી રહ્યો છે તો એને પણ એ ફલ તો મળે છે ને મતલબ મુક્તિ તો એની થઈ જાય છે ને એમાં ભક્તિનો રોલ જ્ઞાન માર્ગથી મુખ્ય ફલની પ્રાપ્તિ નહીં થાય ભગવદ અર્પણ નથી કર્યું મોક્ષ મોક્ષ તો આંખે મારી મતલબ જે કેશ્વર સાથે છે એમાં પણ એ ભગવદ અર્પણ કર્યું એટલે સાંખ્ય અને જ્ઞાન આ અહીંયા એનો ભેદ કર્યો છે આ વચનમાં સાંખ્યની જે પ્રણાલી છે તેનો અને જ્ઞાન એ બેને અહીંયા અલગ બતાવ્યા છે નૈષ્કર્મ મપ્યક્ષિત ભાવ વર્જિતમ નશો વતી જ્ઞાનમલમ નિરંજનમ એક તો નૈષ્કર્મ છે અને બીજું જ્ઞાનબલમ નિરંજનમ જ્ઞાન આ બેને અહીંયા જ્ઞાન અને સાંખ્ય અને વૈદિક જ્ઞાન એ બેનો અહીંયા ભેદ કરે છે આપણે અરુણ નિલયના આરંભમાં જે કર્મનું સ્વરૂપ જોઈ ગયા કેટલું હોય વિષ્ણુ તો જે કંઈ પણ યજ્ઞાધિ કર્મ સ્વરૂપ છે ભગવાન જ છે એ જ આપની સમજો ધ્યાનમાં વિનમ્ર હોવી બહુ આવશ્યક છે તેથી જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ યજ્ઞનારાયણના આરાધનના રૂપમાં એની સેવાના રૂપમાં અથવા ભગવદાર્થ બે વિકલ્પ છે એ બે પણ બેમાંથી કોઈ પણ દૃષ્ટિકોણથી એ જ્ઞાન માર્ગી હશે એને પણ એ કર્મ કરવાના રહેશે આમાં વિષય નથી પણ આ વિષયથી કે કઈ રીતે પંચાગ્નિ દ્વારા જ્ઞાનમાર્ગીય મુક્તિના લાયક દેહની શુદ્ધિ કરવી જોઈએ એનું આખું નિરૂપણ ત્યાં કરવામાં આવ્યું છે તો જ્ઞાન માર્ગીને પણ એ યજ્ઞાદિ દ્વારા પોતાના દેહને એવું શુદ્ધ કરવું પડશે કે જેના દ્વારા એ પછી આગળ જઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે અને સહાયતા થઈ શકે આ આખો ને એ રીતે સમજવું જોઈએ કે સૃષ્ટિની અંદર ભગવાનની ઈચ્છાથી જીવાત્મા આવી છે તો આ સૃષ્ટિના ચક્રથી બહાર કોઈ પણ સાધન દ્વારા અગર એને જવું છે એમાં એ ભગવાનને ઇગ્નોર કરીને જઈ ન શકે તો એ દ્રષ્ટિથી કોઈ પણ માર્ગ હશે એમાં કંઈક ને કોઈક રીતે પણ ભગવાનની દખલ માનવી પડશે પણ એ મુખ્ય માર્ગોની જે સાધના વગેરેનું નિરૂપણ છે એની અંદર એ જાતના કોઈ ભગવાનનો રોલ કે ભગવદ અર્પણ કરવાનું જે સાધન છે એ વિધિમાં છે બધામાં હોય છે હા દરેક વિધિની અંદર હોય જ છે ધર્મમાં શું છે કે જેટલા પણ પ્રયત્ન પ્રધાન જેટલા પણ સાધનાઓ છે એમાં ઇન્વોલ્વ થયા પછી સાધકની મનોવૃત્તિ પોતાના પુરુષાર્થ ઉપર વધારે ગૌરવવાળી બની જવાને કારણે ભગવાનને એટલું એ કન્સિડર નથી કરી શકતો તો ઇગ્નોર કરતો થઈ જાય છે એ એમની સાયકોલોજીકલ પ્રોબ્લેમ હતી એને અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે એ પ્રયત્નમાં તમે નહીં ફસાઈ જશો રિતાર્થવાદી થઈને ભગવાનની ઉપેક્ષા કરતા નથી જાઓ ભલે તમે તમે પુસ્તકની સાધના પસંદ કરી તેમ અત્યારે પણ ભારતમાં એ પ્રકરણ ચાલી રહ્યું છે ને કે ઘણા માર્ક્સ ના વિચાર કરણી વાલા મુસલમાનો એ લોકો વંદે માતરમ ના ખિલાફ છે એ મુસલમાનો એમ કે છે કે અમે અલ્લાહ સિવાય બીજા કોઈને વંદન કરતા નથી તો આમની કોઈની ભારતને આ દેશ તરીકે અમે ભારતને પ્યાર કરી શકીએ પણ ભારતને માતા માનીને અમે વંદન કરવું એ ઇસ્લામથી જુદું છે માસિક પણ એવી વાત કહી રહ્યા છે આ નીચે કરુણાનિધિને એ લોકો પણ એ લોકો આ જ વાત કરી રહ્યા અને આદિદૈવિક સ્વરૂપ કોઈને સ્વીકારતા જ નથી અમે ભૌતિક દ્રષ્ટિવાદી છીએ હવે તમે દ્રષ્ટિ અમારી પાસે ભારતને માતા મનાવી અને દેવી મનાવીને એને વંદન કરાવી રહ્યા છે એમની એવું નથી કે એ લોકોને કોઈ રાષ્ટ્ર ગૌરવ ન હોય કે દેશભક્તિમાં એમના અંદર દરેકની અંદર કંઈક કમી જ હોય એવું માનવાને કોઈ કારણ નથી પણ આપણે એક ભક્તિવાદી કે આધિદેવિક દૃષ્ટિકોણ વાળા થઈને ને એમને જોઈએ છીએ તો આપણને એમ લાગે છે કે નશો બધું જાણવા તેના કરતા આવી દૃષ્ટિ રાખનારો કોઈ હોય કે જે બાળકન માતા તરીકે પણ જોતો હોય અને એને વર્ણન કરતો હોય તો એ એમને વધારે સારું લાગશે ભલે વધારે બુદ્ધિશાળી ન હોય તો કંઈ નહીં એટલે જે ત્રીજું ને ઈશ્વરની આરાધના રૂપ એના માટે અહીંયા આવું કીધું છે કે ચ શબ્દથી ઈશ્વર માટે કરેલા કર્મનો સમાવેશ કરે છે વળી પ્રમાણે જે કામના વિનાનો હોય તે પણ ભક્તિ વિના શોધતું નથી આ કર્મ લૌકિક કર્મની પેટે સંસારનું કારણ થતું નથી તેથી પંચરાત્રમાં કહેલું છે એટલે જે વૈષ્ણવ શૈવ કે શાસ્ત્રાગમ તંત્રોમાંથી બતાવેલું છે એ તેથી સરળ કાર્યોમાં ભક્તિ ફલ માટે શંકા કરનારી છે તો એ ત્રણ લાઈનમાં ઈશ્વરની આરાધના રૂપ કર્મના વિશેમાં જે વાત આવી ને તો મતલબ કદાચ કોઈ કામનાથી ઈશ્વર આરાધન કરતું હોય કોઈ વ્યક્તિ ભલે સકામતાથી ઈશ્વર આરાધન કરે તો પણ એ લૌકિક કર્મની જેમ સંસારનું બંધન કરાવનારું નથી બનતું એટલે આગમ તંત્રોની અંદર એનું નિરૂપણ કરેલું છે હવે ઈશ્વર આરાધન રૂપ જે કર્મ છે એ તો ભક્તિ રહિત પોસિબલ જ કેમ છે અહીંયા એવું કે આ બધી વાત છે ને મૂળમાં છે શું કહી રહ્યા છે અને શબ્દ છે ઈશ્વર માટે કરેલા કર્મનો સમાવેશ કરે છે જે તે જે કરે છે વળી ત્રણ ત્રણ નંબર માટે કે જે કામના વિનાનું હોય પણ ભક્તિ વિના શોભતું નથી એટલે કોઈ નિષ્કામતાથી કરે છે તો પણ એની શોભા ભક્તિ વિના નથી ઈશ્વર આરાધન નિષ્કામતાથી કરે છે આ કર્મ લૌકિક કર્મની પેટે સંસારનું કારણ થતું નથી કેમ કે નિષ્કામતાથી કરે છે એટલે સંસારનું કારણ એ કર્મ નથી બનતું તેથી પંચરાત્રમાં કહેલું છે એટલે વૈષ્ણવ આગમ એવી આરાધનાનું એ કર્મનું નિરૂપણ કરે તો હવે નિષ્કામતાથી કરે છે તે પણ ભક્તિ વિના શોભતું નથી એટલે આ ઉપાસના છે उपासना भक्ति रहित पॉसिबल है क्यों है उपासना भक्ति रहित हो આ તો કર્મનો એક કામના વિનાનું કર્મ એ બસ સમજાયું અને આમાં જે મુખ્ય ઈશ્વરની આરાધના છે ને એમાં એ મુખ્ય કરેલું નિષ્કામ કર્મ જ છે એમાં એ ભક્તિ સાથે થતી હોય ઈશ્વરની આરાધના એના માટે પંચરાત્રમાં કહેલું હોય એટલે તો આરાધના ઉપાસનાનો પ્રકાર છે વિષ્ણુ પંચરાત્રમાં કીધેલું હોય નારદ પંચરાત્રમાં તો એ તો વિષ્ણુની પૂજનનું જ પ્રકાર છે ને હવે એમાં નિષ્કામતા મુખ્ય નથી એની અંદર તો દેવની આરાધના જ મુખ્ય છે પણ એ કોઈ કામનાથી આરાધના નથી કરવી જોઈએ ઉપાસના ભક્તિના ફેર એ તો ફેર જ મતલબ નિષ્કામતા તો છે જ ઓલરેડી એની એ વ્યક્તિ કામના રહિત કારણે નિબોદ્ધન કરતો નથી એટલે નિષ્કામક કરેની આ કયા નિયમ છે એટલે મુક્તિની પ્રાપ્તિ માટે ઉપાસના થઈ રહી છે એવો ગુણisman નથી જો અહીંયા બે વાત છે ન ચાર પિતમ કર્મ એટલે ભગવાન નિર્કૃત થયેલું કર્મ પાન જો વ્યક્તિ રહિત છે તો છોડતું નથી એકી સબ્રતાય ફોર્મ લીધેલો ખબર જરૂરી હશે તો ન તો ભગવતી અર્પિતમ કર્મ ભગવતી અર્થ ભગવતી અર્પિતમ કર્મ ન ભગવતી ઇત્યર્થઃ ભગવાનને જે અર્પણ કરવામાં આવ્યું છે તે પછી કર્મ કર્મરૂપ નથી રહી જતું ભક્તિરૂપ જ છે ચકારાદ ઈશ્વરાર્થમ વા ક્રિયમાણમ ભગવાનને અર્પણ કરેલું એમ અથવા ઈશ્વરના માટે કરવામાં આવ્યું છે કર્મ સમય આવ્યું ને આ બંને પ્રકારના જે ભક્તિ રહિત છે તો એ નથી છૂટતા યદપિ અકારણ પંચરાત્રોત્તમ અને અહીંયા જે મૂલમાં કહ્યું છે ને એને અકારણ પદનો પ્રયોગ કરેલો છે કારિકામાં કર્મ યદત્યકારણમ તો આ કારણ અકારણ કર્મનો મતલબ શું કે જે પંચરાત્રિની અંદર ઈશ્વરના માટે કે ઈશ્વરને અર્પિત કરવાની દૃષ્ટિથી જે કર્મ કહેવામાં આવ્યા છે આ એનો અર્થ બતાવ્યો છે સત્ય લૌકિક કર્મવત સંસાર કારણત્વ ભાવાત લૌકિક કર્મ જેમ સંસારજનક છે તેવી રીતે આ રીતે કરેલા કર્મ છે એ સંસારજનક નહીં હોય તસ્માત સર્વ કર્મસુ ભક્તિ સહકારીની એટલે અહીંયા આગળ આગળ ત્રણેય પ્રકારના જે બતાવ્યા એ ત્રણેયની અંદર ભક્તિ સહકારી બધી આવશ્યક છે હવે આમાં શું અસ્પષ્ટતા છે કે જે ઈશ્વર માટે કરેલો જે કર્મ છે ભગવાન આરાધન જે બે ટાઈપ બતાવે ને કે એક સમર્પણ જે અર્પણ કરેલું કર્મ ને બીજું ઈશ્વર માટે કરેલું કર્મ હવે એમાં ભક્તિ રહિત કેવી રીતે હોય ઈશ્વર માટે જે કર્મ કરાયેલું છે એમાં એવું કીધું કે જે કામ કામના વિનાનું હોય તે પણ ભક્તિ વિના શોધતું નથી એમાં તો પ્રશ્ન કેવી રીતે થાય બધા ઈશ્વર આરાધન રૂપ જે કર્મ છે ઉપાસના છે એની ભક્તિ રહિતતા પોસિબલ જ કેવી રીતે જો તમને ખબર હશે કે માંડવીમાં હમણાં શ્વાસ રહ્યો આશુ ને લીધે કરે છે हरियाणा ना बेगर में सारी दिए अब एक ब्रह्म एक ने हुआ तो लग गया कि जेना मुख्य यजमान द्वारका दिश होता अब द्वारका दिश नहीं आ यजमान तो माँ ये यज्ञ संपर्क है वो बदु तू थे यू भी द्वारका दिश ये थरावे आता है एम दरिया नहीं अंदर मतलब ये सर्विस करेगी अब हमारा क्या भक्ति नो क्या दूसरे के संबंध है એવા ઘણા બધા કર્મો છે જે કોઈ વ્યક્તિ ના ઉપર નિષ્ઠાંતાનો ભૂત જાગૃત થાય તો શાસ્ત્રમાં એમ કેવું છે કે ભાઈ કોઈ વ્યક્તિની અંદર તમારી કામના પેદા થવાની સંભાવના જણાતી હોય તો એ કર્મ કરીને એને ભગવદ અર્પણ કરી દેવું હવે આ જે ડિસિપ્લિન છે એ પ્રત્યેક કર્મના અંતે બધી જ જગ્યાએ ચાહે સકામ હોય ચાહે નિષ્કામ હોય આટલું વચન દરેક કર્મના અંતે બોલવામાં આવે છે કે તેન પુણ્યેન ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રિયતા ન મમ આ કમ્પલસરી બધી જગ્યાએ દરેક કર્મ પાછળ બોલી દેવાનું કે એક તો ઓલાએ પોતાના માટે કંઈ કામના માટે કર્મ યજ્ઞ વગેરે કર્યા હોય છે વ્રત તીર્થ કર્યા હોય પણ જ્યારે સંકલ્પનો અંત આવે વિસર્જનનો ત્યારે એમ બોલવાનું કે આનાથી પેદા થતું જે કંઈ પણ પુણ્ય છે એ પુણ્યથી ભગવાન પ્રસન્ન થાવ એ પુણ્ય મને પ્રાપ્ત ન થાય હવે આ જાતનું જે અર્પણ છે એ કેવું અર્પણ છે બોલો અંદર કંઈક આટલી મહેનત કરી એટલો ખર્ચો કર્યો ટાઈમ કર્યો અને તે પછી કોઈને બધું ભગવાનને આપી દેવાનું એમ ડિસિપ્લિન જ એવી બેસાડી દીધી એ પણ આજે આપના છે જે વ્યક્તિ કર્મના પ્રભાવમાં છે એ વ્યક્તિના અંદર ભક્તિની જેટલી આર્દ્રતા આવી મુશ્કેલ છે એ કરે જશે કરે જ હશે કરે જ હશે કોના માટે ભગવાન માટે કરે છે કાનુરશાસ્ત્રી એ જ કહેતા હતા જેટલું પણ એમનો આખો સ્વાધ્યાય પરિવારની મુવમેન્ટ જેટલી પણ હતી એમને શું કહેતા એ ભગવાનનું કાર્ય છે ભક્તિ ફેરી કરીએ છીએ અમે હવે આવું કહેવા પાછળનો અર્થ શું છે એવી કરતા છે વ્યક્તિ એને આત્મપ્રતિષ્ઠા કે પોતાનો કઈ સ્વાર્થ સાધવા માટેની વૃત્તિ જાગૃત ન થઈ જાય એટલે અને જેની પાસે જાય એના સામે એને પ્રભાવિત કરવા માટે સારું માધ્યમ નથી જાય ભગવાનનું છે આ તો લૌકિક દ્રષ્ટાંત છે પણ તે રીતે બીજા પણ જેટલા પણ કાર્ય છે એની અંદર પણ આવી મનોવૃત્તિ આપણને જોવા મળી શકે છે આ ભગવત કાર્ય છે જે ગીતાના અંતમાં પણ જોયું ને કે જે આને સાંભળશે સંભળાવશે ગણશે એને પણ આવું થશે એ ભગવત સારી જ છે ને એ રીતે આવા બધાનું પણ ભગવાનને સામેવાળાને સાધન બનીને એટલી હોય તો પણ ભગવાનને ડિસિપ્લિન બનાવી દીધી છે એનાથી થાય ન થાય જુદી વસ્તુ છે આવું કરતા કરતા ક્યારેક કોઈકને એવી પૂર્ણ થઈ જાય તો એનું કલ્યાણ થાય એટલી પ્રકારના ઓછી થાય એ તો જુદો વિષય છે આની અંદર આજે રાજા હમણાં વાત કરી ને કે સર્વ કાર્ય કામના વિના નું હોય પણ ભક્તિ વિના સુખતું નથી એમાં કર્તવ્ય બુદ્ધિ થી આપણે જે કર્મ કરીએ છીએ એ પણ આવા જ થાય ને જે હા એક કર્તવ્ય બુદ્ધિ નો મતલબ કર્તવ્ય એટલે કરવા યોગ્ય આ કરવું જોઈએ એવી સમજથી આપણે કરી રહ્યા છે કાર્યમ કેવ યત કર્મ આ કરવું જોઈએ આવી દ્રષ્ટિથી જે કર્મ કરી રહ્યો છે તે કર્તવ્ય બુદ્ધિ એ તો કર્તવ્ય નો નિર્ણય તો પોતાના અધિકાર અનુસાર શાસ્ત્રની આજ્ઞા છે એટલે કરવું પ્રાપ્ત થાય છે ને હા હા તો કે કે આખા તરીકે કે કે છો સાક્ષીમાં આવત બળ આખા તરીકે કીમાં મેં આપડે સ્ટાર્ટિંગમાં જો એ કયા હોઈએ તો આપણે એવું સમજી લે કે મહાપ્રભુજી ની આદેશથી સારુ સાક્ષરનો જાણતા રહો કે મહાપ્રભુજી ની આદેશથી કે આ પ્રકાર એ તો સ્તકના ધરણાઈ છે એને સમર્પણ કરવું જોઈએ જો વખત કે આમ તો બોલતી નહી ને કે એક સતોને બુદ્ધિવાળા જે કામ છે એમાં પણ એક સ્વીનાન જ છે ને દેવી તો કીલે પાછળથી સાયતે એનો પણ સમાવેશ આની એટલે હા એટલે આ વિષયમાં પણ અગર નારદજીને પૂછશો તો નારદજી એમ કે છે કે આ બધું શોભતું નથી હા હા એ તો એ તો ઘણી વાર અમારા પ્રશ્નનું થયું છે સમાધાન કે કર્તવ્ય બુદ્ધિ થી ના જ કરવું છે પણ ઉપાસના ભક્તિ છે એક પ્રકારની ભક્તિ છે કે જેની હમ હા એવી રીતે નથી જે ભક્ત છે એને એની ગમે હા કે જે પાછળ રહેને કે કાકપીર કાકપીર કાકપીર થી આદત થી ચાલી આવ્યું છે ને એને આ બધું એવું જ લાગે છે કે બધું ખાલી પડતે ઓ વાહ ਹੀ રહ્યા છો આરસ છે કોઈ ના આવે ભાઈ તો આજે ના પાડે છે એનો પોહ એ પછી સમજી લો જેતા